અંદર નું ના બગડવું જોઈએ આપડે જે જ્ઞાન છે અંદર નું એક સેન્સ પણ બગડતું અંદર નું બગડતું નથી અંદર નું બગડતું બહારના સંસ્કાર ને શું કરવાના છે બહારના સંસ્કાર જોવાના નથી એમને આપડા માતાઓ છે આપડે પચાસ હજાર માં હોય પણ તે અમારી વધતા હોય અમે ઉડતા કહીએ લડો વધારે મારી દીકરો જઈએ ને દસો લડે તમે ખુબ લડો મારી નીકળી જાય બધું માલ ભરેલો કચરો ભરેલો નીકળી જાય આ લોકો શું સમજે આ વિજ્ઞાન છે અસલ વિજ્ઞાન લડતો લડતો જ્ઞાન રે લડતા જ્ઞાન મારા માર જ્ઞાન રે આ વિજ્ઞાન શું સમજાય લોકોને Thank <coughs> <coughs> આખો દાડો લડે અને પછી સવાર માં ચા સાથે દૂધ ફાટી નીકળ્યું ના હોય બધા ચા દૂધ ફાટી ના જાય આટલું બધું મીઠું રાખવામાં આવ્યું બધા દૂધમાં પણ દૂધ ફાટે એકતા થાય નહીં પાછી બધા હવે ચા પીતી વગર એકતા થાય મન બગડે નહીં અંદર મન બગડે નહીં બહાર લડમ લડ્યા જેમ પૂતળા લડમ લડ્યા થતા અંદર મનમાં તો બહુ ખરાબ લાગે કે આ ક્યાં થઈ રહ્યું આવું કેમ થાય મોટી અજાયબી છે ને અજાય જગત કેમ એક્સેપ્ટ કરવાનું બુદ્ધિ ના આશ્રમ વિજ્ઞાન કહેવાય નહીં તો કલાક કલાકમાં તો આત્મજ્ઞાન હોતા હશે કલાકમાં આત્મજ્ઞાન હોતા હશે હા આશ્રમ વિજ્ઞાન બુદ્ધિ ને ગોઠતું નથી કોઈ વસ્તુ ગાંઠતું બધા જ્ઞાન બુદ્ધિ ને ગોઠે અને આ કાર્યકારી છે જ્ઞાન એટલે પોતે જ કામ કરે તમારે કશું ના કરવું આ જ્ઞાન તમને મેં આપેલું છે જ્ઞાન જ કામ કરે જ્ઞાન જ કામ કરે તમારે કશું કરવું તમારે કેવા કરવાનું જ્ઞાન જ કામ કરે જે ગુસ્સામાં દ્વેષ ના હોય જે ગુસ્સામાં દ્વેષ ના હોય કોઈ ખૂબ કર્યો હોય તો જેની અંદર દ્વેષ ના હોય એ ગુસ્સો ઇફેક્ટિવ ગુસ્સો છે આપડે અક્રમ માં હોય અક્રમ માં એવો ગુસ્સો અક્રમ હોય હા દ્વેષ બિલકુલ ના હોય દ્વેષ ના હોય માલ કાઢતો અને ખુબ તમે આઈસ્ક્રીમ ખાતા હોય તેનો મને વાંધો નથી પણ ભાઈ ગ્રાહક બિલકુલ ના હોય એટલે મને એમ થયા વળવું પછી અંદર કઈ નથી એટલે જે મૂળ બીજ છે રૂપકોટ છે ઉડી ગયેલું ઉડી એટલે ધન છે આખા વિજ્ઞાન તો પ્રશ્ન બાદ આત્મા કઈ તરફ પડે છે ચાર ગતિ તરફ વળે અને ચાર ગતિ વળવાની ભટક્યા કરે નિરંતર એમ તો એવું કઈ રીતે ના રહે હું ચંદ્રકાંત ભટ્ટ છું ત્યાં સુધી બેન કહ્યું હું સિદ્ધાર્થમાં થયો અને સિદ્ધાર્થમાં રીતે આવી જો બેસી ગયો પછી તૂટતું જાય દાળ દાળ તૂટતું જાય તો ખરાબ થઈ જાય ચોપડો ખરાબ થઈ જાય એક બે આત્મા જાય ક્યાં મોક્ષ એટલે શું જીવ માત્ર દુઃખ ને ખોળે છે કોઈ જીવ એવો ના હોય જયારે દુઃખ ગમતું હોય એટલે સુખ જીવ માત્ર સુખ ને ખોળે એ સુખ ને ખોળતા ખોળતા મનુષ્ય આવ્યો છે પણ એને તૃપ્તિ આ કલ્પિત સુખ છે કલ્પિત સુખે કલ્પિત છે સુખે કલ્પિત સાચું સુખ એને સાચું નથી અને દુઃખ કલ્પિત સુખ અંત વાળું હોય અંતે દુઃખ વાળું હોય એટલે કાયમ નું ના હોય હવે સાચું સુખ સનાતન સુખ એ આત્માનું છે આત્મા જયારે પ્રાપ્ત થાય છે સનાતન સુખ સુખ જાય નહીં એ સુખ હોય છે આ જીવ અને સનાતન સુખ એક સરસ પ્રકારના સુખ અને દુઃખ સરસ પ્રકારના સુખ અને દુઃખ ભેદે પડે છે પણ આત્મા ક્યાં જાય પોતાના સુખ અને દુઃખ બેને પડે છે પણ આત્મા ક્યાં જાય પ્રશ્ન સુધી પોતે દેહાભ્યાસ છે ત્યાં સુધી પોતાને જ પડે છે અને દેહાભ્યાસ તૂટી જાય તો આત્મા એ ક્ષેત્ર છે એનું એ ક્ષેત્રમાં જાય છે બધા અનંત અનંત આત્માઓ છે જ્યોતિ સ્વરૂપ ની જુદા જુદા તો કર્મ કર્મ રહી કરતો હોય અંદર કશું હરે જ નહીં કશું હડે જ નહીં અત્યારે આપણાને કશું હજુ અત્યારે આત્મા બિલકુલ ચોખ્ખો જ છે આ તો વાંકી પડી ગઈ છે વિશેષ ગુણ ઉત્પન્ન થયા છે વ્યતિરેક ગુણો જે આત્મા નથી અને જે એનાથી આ ઉભું થયું છે ક્રોધ માન માયા લોભ એ માનમાં છે તે અહંકાર આવી ગયો અહંકાર બધો પુષ્ટ થયો છે આ બધો હવે રાગદેશ છે એનું એનું સામ્રાજ્ય ચાલે છે સામ્રાજ્ય ચાલે છે ફોરીમાં દુઃખ થતી છે ફોરેન નો સુખ સાચી છે કે ત્યાં વિપરીત વિષય વિષય આત્મા ભગવાન પાંચ નો વિષય જો નો વિષય નાશ વિષયમાં જ મસ્ત એ વિષય આત્મા કહેવાય વિષય આત્મા સુખી હોય આ કસાય આત્મા છે માન નો પાછો લોક પૈસા નો હોય છે પણ છેવટે સરવાળે માન ને ખાતે જાય ગુઓ મોટો હવે ને એના લોભે માન નો એ એના માટે આ લોકો દિવ્ય બિચારા એ બધા આ ઋષિઓ હું કઈ છું બહાર કચાય આત્મા કહેવાય અને કચાય આત્મા થી અકચાય આત્મા થયો એ ભગવાન થઈ ગયો અકચાય આત્મા એ ભગવાન આ જરા ગયા એ ભગવાન આ વિષય આત્મા તો કીધો ના થાય એવું વિષય આત્મા વાળો અહીં આવે આ ચેનલ માં અને અહીંથી પાસ થાય ત્યાર થાય